બેન કે છે મધુબેન ઠક્કર કે છે ભગવાન તથા ગુરુ નું ધ્યાન ભગવત નામ સતત ત્યાં ચાલે તો તેમાં વિક્ષેપ આવે કરે તો સતત ધ્યાન માટે શું કરવું એ કે સતત નામ લેતા લેતા વચ્ચે વિક્ષેપ આવે ત્યારે શું કરવું ઓછું લેવાય જરા પછી પાછું નામ ઓછું લેવાય વિક્ષેપ આવે એટલે ઓછું લેવાય આપણે ઘડી પડ્યા હોય અને આ ઘડી છે એવું ભૂલી જઈએ ધ્યાનમાં ના આવે આપણે રે પૂછે છે એ જ પૂછે છે ધ્યાનમાં ના આવે આપણે ઘડી ભૂલી જવાય ધણી ભૂલી જવાય એ જે એ જ આપે એ જો ન ભૂલી જવાય આ મારો બાબો છે જન્મ જતો રહે તો પછી આ ક્યાં જતું રહે કામ ઓળખતા નથી પ્રીતિ નથી ઓળખણ હોય પ્રીતિ હોય ચાલે આ તો ઓળખણે નહીં અને પ્રીતિ નહીં કોણ ભગવાન કોણ ગુરુ એટલે માળા ફેરવે તે કે જલ રહેતો નથી એમાં વિક્ષેપ આવે છે માળા ફેરવો તારે વિચારો આવી જાય બધા આડા મન બગડી ગયું છે મને લાગે છે મન બગડી ગયું છે એવી કોઈ તકલીફ નથી મનની તો મન સારું છે તો પછી આવું કેમ થાય એ જ એ પ્રશ્ન છે આવું કેમ થાય છે હા તે ભગવાન ને ગુરુ ની વાત કરવા શીખે નથી યાદ ખરું તો બેંકમાં જઈને બેંકમાં જઈને બેંકમાં દસ હજાર રૂપિયા રૂપિયા ગણવા બે ત્યાં જાય ના ભગવાન ઉપર ભગવાન ઉપર નથી અને ભગવાન તેને ગમતો નહીં પણ શું કરે પરણ કરે છે લોકો પ્રીતિ હારી પડશે જ્યાં પ્રીતિ ત્યાં વિક્ષેપ ના આવે જ્યાં પ્રીતિ ત્યાં ધ્યાનમાં વિક્ષેપ ના આવે એટલે પ્રીતિ ભગવાન પર વધારો અને આ લક્ષ્મી ઉપર પ્રીતિ છોડી દો ને પૂછ્યું શું ધણીનું ધ્યાન ના રહે તેને આપણે આ મારું ધણી જેવું ખ્યાલ ના રહે ધણી આ મારો ધણી છે એવું ધ્યાન તો રહે ને એમ કે છે કાંતિભાઈ એટલે રિક્ષા બંધ કરવા માટે ચોપડી આપે છે એ સમજાવશે પેલા ભાઈ ચોપડી આપશે તમને ફોન કરશો તો બીજા પછી નહીં આવે એટલે રિક્ષા બંધ થઈ જશે તમે બંધ નહીં રિક્ષા પહેલા બધાને આવે પછી તો દવા કરીએ તાર માટે કારણ કે કારણ કે મોક્ષમાં જતા શું નડે છે તાર કરે મળ વિક્ષેપ ના જ્ઞાન શું નડે છે મળ વિક્ષે અજ્ઞાન મળ વિક્ષેપ ના જ્ઞાન તો બને ને એટલે આ મળ વિક્ષેપ આયા જ मर કરવાનો. विक्षेप और अज्ञान वो मोक्ष के जैसा वो वही એટલે તારા મળ વિક્ષેપ ના જ્ઞાન બધા નાશ કરી નાખ્યા ને गया मर विक्षेप अज्ञान सब गया ચાલો પછી હવે એને જાઓ ચોપડી આપે आप समझाओ से એમને સમજાવજો જય સત્ય દાદા ભગવાન જયાબેન જયાબેન ક્યાં છે જયાબેન જયાબેન ક્યાં જયાબેન આવો અહિયાં જ બેસો બેસો દાદા એમની તબિયત બરોબર ત્યાં બેઠા છે કઈ વાંધો નહીં એટલે એનું કેવાય એમ જ કેવાય ને પગમાં ચાલતા હોય તબિયત બરોબર એમ જ કેવાય છે બેન સામાન્ય બેન કે છે હું મારી વાત સમજાવવા માટે હું સરળ છું સામાન્ય રીતે પણ જેવું મન એકાગ્ર કરું તો મને ન ગમે તેવા વિચારવા આવે છે એમાં બીક લાગે કે ખરાબ વિચાર આવશે તો એનો રસ્તો બચશે ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે આપણે ગટરનું બારણું ઘરું રાખીએ ગામડું ઉઘાડું લઈ જાય પછી જાય દેવાનું મન તો ગંધાયા કરે મન તો એટલે વિચાર આવે તો આપણે જાણવું કે આ ગટર બારણું ઉઘાડવું છે એટલે ગટરનું ઢોકણું ઢોંકી દેવાનું મન હંમેશા ગંધાય પછી બીજું એક ચોપડી આપે તો લઈ જવાની અને વાંચ આપી છે સ્વાધ્યાય નો અર્થ શું પુસ્તક આપણે વાંચીએ અને કોઈને ઉપદેશ માટે નહીં પણ પોતાના પોતાના માટે વાંચીએ એટલા જ જાય કહેવાય પોતાના આત્મા માટે વાંચીએ આત્મા માટે અધ્યાત્મ પુસ્તકો વાંચીએ ત્યારે સ્વાધ્યાય કહેવાય પણ કોકને ઉપદેશ માટે ન હોવો જોઈએ ઉપદેશ માટે તમને ગુણો છે તમને ઉપદેશ કરવા જાઓ છો એટલે આવી રીતે અત્યારના પુસ્તકમાં તો એને કેવું તો હું સાચા કહું તમારો સાંભળો સાંભળો મને વાંધો નથી ઉપદેશ કરવાનો અધિકાર જોઈએ કેવું જોઈએ અધિકાર જોઈએ હા ઉપદેશ કરવાનો અધિકાર કોને હોય કે જે પોતાને ક્રોધમાન માયા લોક હોય છતાં પણ કોઈને આખી સભામાં કોઈને સમજણ ના પડે મારા ગુસ્સે થઈ ગયા છે મય અકાયા કરે પણ બહાર ના વાક્ય પણ ના દેખાય ગુસ્સે થઈ ગયા જ્યાં બહાર ના નીકળે તેને ઉપદેશ કરવાનો અધિકાર છે જેની જાળો બહાર નીકળવા મળી અને અમને તે હોય જ નહીં અમને તો વસ્તુ અંદર બહાર શું કહ્યું અમારા ક્રોધમાં માયા બધું ખરાબ થઈ ગયા શું કહેવું દાદા હમણાં ક્લાસો ચાલે છે તો એ કેટલે અંશે સાચું ગણાય સારું ગણાય એવું છે ને એમાં તો બધા બિલકુલ સાચું નથી પણ ખોટું નથી કારણ કે જો એ ના કરવામાં આવે તો બીજે રસ્તે જતા હવે રસ્તે જતા તેના કરતા બધા ભૂતો પડશે ને સારું છે કામ કરતા કરતા એટલા સત્યનો માર્ગ બનશે પણ લસ્સી ગયેલો માણસથી કામણી ભરી માટે આમાં પૂછાયા કરે છે ભગવાને કહ્યું હતું કે રસ્તો ના મળે તો ફરજો ગયા કે છે પણ રીતે ગોળ ગોળ ફરજો શું કહ્યું વાણિયા બાળક ફરતો છે તે હજુ ઈજાકારક હું દીધી પહોંચી ગયો ત્યારે બાદાર આપણે ઘર કરતો આવતો આવવું હોય હવે ને પણ જો આ નહીં હોય તો નથી પડતો પાસે માટે આજે બધા સાધુ સંતો કહી રહ્યા છે તે એમાં બોધાય કે ચાલ છે નથી નહીં પડે પણ પોતાનો માર્ગ મળશે ત્યારે પહોંચી જશે છે કોઈ ઘર નાની પણ મળે તો ઘર નહીં એને રાજધાની એક્સેસ મળી કેટલી લીખો છો ના બને તો હસી નામ તો થયા કરો કેટલી બરોબર માટે કહ્યું કે ત્યાગ કશો કરવાનો નથી કરવો તો મન કારણે ભજનો આપણે પણ જૈન તો બધા સાધુ સંતો આ ત્યજી દો આ ત્યજી દો આ રીતે છે એ કહે છે કે ત્યાગ કરવાની વાત મન વચન કાયા આપણે ત્યાગની વાત અગાઉ કરેલી કે મન વચન કાયા એના અંગેનો ત્યાગ કરવાનો પણ હવે જૈન ધર્મમાં તો આ તજો તે તજો આ ત્યાગ કરો એ કર્યા જ કરે છે તો એનો કઈ રીતે આપ સમજાવો ત્યાગનું કેવી રીતે આપ કહેવા માંગો છો એ તો આ ત્યાગ કરશે જૈન ધર્મ ત્યાગ કરવાનું કહે છે તે લપસી ના પડે શું અને ત્યાગનું ફળ આગળ આવે જે ત્યાગ કરે તેનું ફળ આગળ આવે ક્યાં આવે એટલે અહીંયા આગળ હોત ફળ લોકોને આપ્યા લોકોને દાનમાં તો એનું ફળ બધું આગળ આવશે ત્યાગ કર્યા માટે એની ત્યાગ કરેલા પરલોકમાં મળશે પણ બધા દરદાર કેવા જતા શું કરે એટલે પારકા માટે આપવું એમનો ત્યાગ કહેવાય પોતાને જે સુખ આવતું હોય છતાં સુખ ના ભોગવે ત્યાં કહેવાય અને તે જે સુખ ના ભોગવે એ અનેક ગણું થઈ યાદ રાખે અને એને પાછું ભોગવે ત્યાગે ઈચ્છું આગે બેનન કે છે કે આ પોલ્યુશન થાય છે એવા કારખાનામાં માણસો કામ કરતા હોય કે પોતે કામ કરતા હોય અને પોલ્યુશન થાય અનેક જીવો મરી જાય તો એને એ એના કારણે અમને પાપ લાગે ખરું જે લોકો કામ કરતા હોય કારખાનામાં અને કારખાનાના હિસાબે પોલ્યુશન થાય બહાર અને પોલ્યુશનના હિસાબે જીવજંતુ મરી જાય તો જે કામ કરતા હોય જે કારખાનામાં એને પાપ લાગે ખરું તો કોને પાપ લાગે પ્રેરક હોય જે પ્રેરક હોય કારખાનું જેને બનાવડાયું હોય જે વસ્તુ હોય તેને જવાબદારી કામ કરતા હોય પેલા બધા સ્પેર પાર્ટ કહેવાય સ્પેર પાર્ટ ને કઈ જવાબ નહીં એ એટલું જ ગુનેગાર જેમ કારખાનું હોય તમે તમે કામ કરો ને તમે તમે માલિક છો ને કારખાના એ કહે છે અમે સાયન્ટિસ્ટ હોઈએ એ પોતે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ છો એ સાયન્ટિસ્ટ છે અને સાયન્ટિસ્ટ હોય અમે પ્રયોગ કરીએ બધા સાયન્ટિસ્ટ એ સાયન્ટિસ્ટ છે અને પછી પ્રયોગ કરે છે પણ માલિક નથી માલિક નથી માલિક નથી માલિક માલિક પોતે ગુનેગાર હા તમે વધારે ગુનેગાર છે એ કહે છે અમારે કઈ મારવાનો ભાવ નથી પણ અમારું કામ છે આ કરવાનું અમે કરીએ ને એ બધા સાયન્ટિસ્ટો બતાવ્યા ચાલે આ ક્યાં ભાગી જવું આ ક્યાં ભાગી જજો આ તમે બોમ્બ બનાવડાયા આવે બોમ્બ બનાવ્યા તમે ભરતો તમારે ભોગવવા પડશે નહીં નહીં આ તો અમસ્તી વાત કરી આવી કોઈ એવું કામ એમનું નથી એ તો આ ડ્રગ્સ હોય દબાવો છે બીજા એના અંગેના કેમિકલો હોય અને એ કેમિકલોના કારણે પછી પોલ્યુશન થાય અને એના હિસાબે જીવો મરી જાય ત્યારે એમને પાપ લાગે કે નહીં એમ કે સાયન્ટિસ્ટો લાગે જો એના કારણે જીવ મરી જતા હોય અને રાજકર્તાઓ રાજકર્તા ખરા કે નહીં રાજકર્તા શીખ્યાઓ પકડાઈ ગયા રાજકર્તા એમને શું રહે કે માર્કી ઓછી તો માર્કી ઓછી છે જોખમ માર્કી વાળો શેર પાર્કી વાળો કે અમારું શું કરું પણ દાદા એમનો વ્યવસાય હોય સાયન્ટિસ્ટો નો કરે શું એ લોકો એનો વ્યવસાય પ્રમાણે કામ કરે પણ શું ખાય આવું શોધખોળ નહીં કરે જે શોધખોળ મનુષ્યોને હેલ્પફુલ થાય જીવોને હેલ્પફુલ થાય એમનું જે છે એ એ મનુષ્યને હેલ્પફુલ થાય એના માટેનું છે ડ્રગ દબાવ બનાવવાનું આ કરવાનું તે કરવાનું દવાઓની જરૂર નથી આવી આવા દવાની જરૂર નથી આ દવાઓ તો રિએક્શન વાળી થઈ અને તેથી રોગો વધાર્યા છે શું કહ્યું રિએક્શન વાળી દાદા આ બધી દવાઓ તો લાઈફ સેવિંગ ડ્રગ્સ કહેવાય છે life saving drugs life saving drugs કહેવાય છે એલોપેથીમાં તો મોટી મોટી જે દબાવો પછી હોય છે તે અને એ એ એમ કેમ કહેવાય કે આ તો મારે રિએક્શન કરે છે એમ તો પછી ત્યાં છે ને બહુ મોટું આર્ટિકલ આવ્યું હતું કે હિરોશીમા નાગાસાકી પર બોમ્બ જે જે સાયન્ટિસ્ટે બનાવ્યો હતો તો એને એણે જે મોમેન્ટ એને આપ્યો અને બીજી જ ક્ષણે એને કેટલો પસ્તાવો થયો પેલા લોકોને શું કે છે કે હું એવું બનાવું કે તું હારું નહીં એટલે તેમાં તમે અહીં બનાવ્યા તે આવું ને એવું બને પેલા હમાવારે આવું ને એવું બનાવે કે શું થાય આખી જિંદા લડી પડશે અને થોડા વખત જોજો ને આ બધી કોઠીઓ ફૂટી જવાની છે જેથી કોઠીઓ બનાવી છે બધી ફૂટી ખરાબ છે દરિયામાં દરિયો દાદા એ લોકો ને ક્યાંક નાખી દેવી છે કઈક રસ્તો બતાવો ને ક્યાં નાખી કઈક રસ્તો બતાવો તો આ બધા મચી જાય ઉડી જાય જ રસ્તો મને અમેરિકામાં સાયન્ટિસ્ટો નહીં તો આપઘાત કરવા પડશે તમારે આ ઘોડા પર પછી આ કુદરતના મહાન લોકો સાયન્ટિસ્ટો છે કોઈ કોઈ મારશે માટે હજી સાયન્ટિસ્ટો કહે તમારા દેશમાં ગમે જતા રહો શું લોક વિમત છે ક્યાં સુધી જરૂર છે કે જ્યાં સુધી નોર્મલની જરૂર છે નોર્મલ એનો નોર્મલ વિજ્ઞાન એ પોઈઝન છે એબવ નોર્મલ ઇનાર પોઈઝન છે નોર્માલિટી સુધી એબવ નોર્મલ ઇજ્ઞાન એ પોઈઝન છે આપણે એવા હોય કાર્યો તો હોય જ છે ઘણા ખરા આપણે એવા કાર્યો હોય જ છે કે જેથી કરીને વાવકાય જીવો તો મરી જ જાય એમાં આપણે જાણે અજાણે એમાં આપણે શું કરી શકીએ વાવકાય જીવો વાવકાય જીવો આપણે બોલીએ ચાલીએ વાવકાઈ જેવો જે છે એવા તો મળી મળી જાય આપણે શું કરી શકીએ એમાં વાવકાઈ આપણે જૈન જૈન જૈનો જૈનો બોલે વાવકાઈ જીવો જે વાયુકાઈ જીવો બોલે છે ને તે બધી વાત હતી ભગવાન ને જયારે કોઈ જીવ માર્યો નથી કોઈ જગ્યાએ હંસા નથી કરી એના માટે વાત હતી કે અહીં આગળ આખો દાડો કટાઈ કરશે વાયુકાઈ બધા ગયા કટાઈ આખો દાડો કરશે મનુષ્યની હિંસા કરે છે એ લોકો વાયુભાઈ બતાવવા જાય એના બતાવે વાયુભાઈ ને ચિંતા ના કરે એ તો ઉપર ગયા પછી ઊંચી જગ્યામાં ગયા પછી બધા કામ પૂર્ણ થઈ ગયા પછી છેલ્લું કામ આ કરીએ વાયુભાઈ નું પણ તીર્થંકરો થી પણ વાવકાય જીવો તો હણાય જ ને દાદા એ દશામાં કરવાનું એ દશામાં તીર્થંકરો દશામાં આ લોકો કામ કરે આખો દાડો કટાઈ કર્યા કરે આખો દાડો એક કટાઈ કરો તો અડધી દુનિયાના વાયુકાય નથી નાખ્યા તમે અને આમ વાયુકાય બતાવવા નીકળ્યા એ તો થાય બસ નહીં જ્યાં જ્યાં જે ત્યાં તમને પ્રમાણે કામ કરવાનું હોય બોલું પોતે કસાય કરતો હોય એને બીજું કઈ બતાવવાની જરૂર નથી એકલા તારા કસાય એકલા તારા આત્માને બતાય કસાય ના કરે ખબર ને બીજા બધા તારે બતાવવાની જરૂર નથી કસાય નહીં કરે આ તો એમ લાડા જુદા પાડે આમ કરીને લોકો સમજે નહીં તમને સમજે પડી બ્રાહ્મણો ક્યાં વાળી પહેરે જીવો ઉપાધિ લગી અમને છે બધું આ જૈનો છે અને ખોટું લઈ પડ્યા છે કઢાઈથી બદલાનો ભગવાન કહ્યું છે તમે વાયુ કરી બદલાવ કરે છે કઢાઈ કરી કઢાઈ ભગવાને કઢાઈથી બદલાવ કર્યું તો આ વાયુ કરે છે એની એટલે કઢાઈ વાંધો ના આવે પછી ભલે અધોગતિ અધોગતિ જાણ નિશાની છે કેમ બ્રાહ્મણો એવું નહીં કરતા વાયુ ભાઈ બ્રાહ્મણો વાયુ ભાઈ બતાવવા નહીં કરતા હોય જે કામ કરવાનું તે કરવાનું શું કરવું તમે સમજ પડી પેલો મોટામાં મોટો ગુનો બંધ કરો પછી નાના ગુના પછી જરા બધા મોટેથી પકડવાનું નાનેથી પકડવાનું લાઈટ ભગવાને કહ્યું નથી આમાં તો આપણે લખ્યું પાણી ગરમ કરીને પીજો આ ત્યાં જલકાય જીવાનું શું થાય તારે નહીં જોવાનું મારે જોવાનું તું ગરમ કરી દીજે શું થાય જલકાય જીવાનું હા હા જેવા લાયા હતા પેલો કોન્ટ્રાસ્ટ છે અને તે ગરમ પાણી નહીં પીતા એ ઠંડુ પાણી પી જો જીવન કેવા જાય જીવન મારતા જ નહીં સાધુ મારે છે દહીંમાં મારે છે સાચી સારી વાત છે શું છે ભગવાનના કયા પ્રમાણે જર કાંઈ જીવો મરી જાય મતલબ પીવો તો શરીરમાં સારી સ્થિતિ બહુ સારી રહે છે એટલે આ જીવોની પંચાયત ના કહી જે પંચાયત આગળ કરી અને વેપાર કરવા માંડ્યા અને મને આવું કહેતા હતા દાદા તમને તમે ફૂલનો હાર ચડાવે છે ફૂલ ફૂલ ફૂલનો પુષ્પ પાકડી જહાજીભાઈ જીવની અરે માં પુષ્પ પાકડી પાકડી જરૂર નથી ભગવાન ફરી પુષ્પ મુકાય શું મુકાય તમે હતું ને આ તો પુષ્પના નામ પર ચાલ્યો વેપાર અને લોકોનો મગજ ફરી ગયો સરકારે બંધ કરવાના ગયા પછી પુષ્પ તો છેલ્લા અવતારમાં એટલા પંદર વર્ષ બાકી રહે ત્યારે કરવાનું મોક્ષે જતા છેલ્લા પંદર વર્ષ બાકી રહે એ એમણે સુધી જાય પુષ્પ પુષ્પ એની કઈ કોઈ ચિંતા ના કરી કારણ કે પાંચ એટલે વ્યક્તિઓ બધા પછી એમને સુધી જ જાય છે પણ ત્યાંથી આ કરે અત્યારે જે કરવાનું બાપ ને રોજ મારે આરો બધા હિંસા બ્રહ્માંડ પૂછ્યા પૂછવાનું છે તમારો તમારે તો એકેન્દ્રી છે ભાગ્ય તાર ના નથી એવા મેટ નહીં આ છે શું કહ્યું ઉદય રસ્તે ચડાયા લોકોનું કઢાઈ બંધ કરતા નથી કઢાઈ બંધ કર્યા હોય આપણે નમસ્કાર છે શું કહ્યું કઢાઈ જેને બંધ કર્યા હોય અને જેને મોડા કર્યો હોય તેને અમારા નમસ્કાર છે એ સાધુ હો એ જૈન હો શું કહ્યું અન્ય કોઈ કઢાઈને શું રાખી જેનાથી ચાર તમને પૂછું નથી ફરે એ શું રાખી ફક્ત આ લોકોને ચાર પર રાતે મજા આવશે બધા તમે ભગવાને કહ્યું કે કચાય નું બંધ કારણ કે ચાર પગ ને પૂછડું કારણ કે ચાર એ બંધ ના કર્યું હોય પણ એક ત્રીજી બતાવે તો કારણ કે તાર આપણે બતાવો એક ત્રીજી પાસે બતાવો બતાવવા નીકળ્યા બતાવવાનું હતા બાપને બતાવજે માને બતાવજે કોઈને બતાવજે તારા અંગત માણસ બતાવે બીજાને શું બતાવવું પડે કોણ બતાવજે એમને તો મારે છે કયું ઉપદેશ આપતા મુક્ત ન થયેલા એવી વ્યક્તિઓ ઉપદેશ આપતા મુક્ત ન થયેલા એ વ્યક્તિઓ એ ધંધો પાસ સાંભળવું એ દાદાએ ગણાય કે કેમ ભલે મુક્ત ના થયેલા હોય પણ કથાઓ મંદ થઈ ગયેલા હોય તો એની પાસે આવડવું કઢાયો મંત્ર કોને કહેવાય કે પોતાને ક્રોધ માન આવેલો થાય પણ આપણને એની ધાર ન રહે એની વાંકવામાં ન દેખાય તો ત્યાં આવડવું શું કહ્યું અને આપણે ભૂલથી બોલીએ કે મારા સાહેબ તમારી વાત મને ના ગમી તો ફેન મળે તો આપણે જાણવું કે આ દુકાન આપણી ન આપણે બીજી દુકાન કરીએ શું કહ્યું આપણે મહારાજે કશું ભરવું કરવું નહીં કારણ કે આપણે જોઈએ કે જેની દુકાનમાં જે હોય એ આપે બીજો માથામાં કઈ લાઈન આપે તમે સમજ એટલે આપણે દુકાન નથી નાખી અને તેઓને સાંભળવા વિદ્યાર્થીને સાંભળ્યા કરાય વિદ્યાર્થી જ છે એમાં પ્રકૃતિ છે જ ક્યાંથી કસાય કાપેલા હોય તો પણ વિદ્યાર્થી કસાય કપાયેલા હોય કસાય કપાયેલા હોય તો પણ મિથ્યાથી સમજવા કસાય કપાયેલા હોય તો પણ મિથ્યાથી સમજવા કસાય કપાયેલા હોય તો મિથ્યાથી ના હોય નહીં પણ કસાય કપાયેલા હોય નહીં બરાબર એટલે કસાય કપાયેલા ત્યારે ખબર પડે કે જ્યારે જરા રૂપિયો ભગાઈ ગયો ને ત્યાં બેરો છે ખબર પડે નહીં તો મને ખબર પડે કામ ફળ લઈને જાય લાગે તો એવું ના કરાય મારા જોડે તારું અટી તપાસ કરી તપાસ ના કરી એટલે આપણે સાહેબને કહેવું કે સાહેબ મારો નિવેડો લાવવાનો હોય તો મારે કહેવું નહીં તો પછી છ મહિના ઉદાય જ કરીએ નહીં તો પછી દકાણ નાખી નાખે શું કહ્યું અને તમારો નિવેડો આવ્યો છે મારો થશે કરી તમારો નિવેડો આવ્યો છે કહી દો મને હા તો સ્વામીને આમ પણ જે કે આ નિરોગ આવી જશે સ્વામીના આવો શું અને ગયા બીજા દિવ્ય વર્મો છે ને એટલે આપણે ખબર પડે ફરી લાગે કે આ પેલા જેવા લાગે છે પછી દુકાન એ દુકાન નહીં પછી આપણે ખબર પડે ખબર ને એટલે સાચો બની આવે એમ કરતા કરતા સાચો બની આવતી ખબર ને પછી પ્રતિક્રમણ કરવું છેતરાયા પછી પ્રતિક્રમણ કરવું હા આપણે તો કરવું જ જોઈએ મહારાજ નો દોષ નથી એ તો એમની જગ્યાએ આપણી ભૂલ છે કે દુકાને ગયા એટલે આપણે એમને સમજાવી આને પ્રતિકૂળ કરવું જોઈએ એમને સમજાવી આવી છે આપણે પ્રતિક્રમણ ગુનો ના થવો જોઈએ આપણે દોષ કરાવે બધા કે કે દિવસમાં કેટલા પ્રતિક્રમણ કરવાના જેટલા દોષ કરો એટલા બધા નહીં જેટલા દોષ કરાવો એટલા દોષ તો ઘોષિત નાખવા પડે જેટલા દોષ કરો એટલા જ પ્રતિકૂળ કરવાનો હોય શું ટર્ન થાય મુંબઈ અમદાવાદ નથી ગયું એટલે શું કારણ થાય જે દોષ થયો શું કરું અવેરનેસ આપવી જોઈએ અવેરનેસ એટલી અવેરનેસ આપવી જોઈએ ને અવેરનેસ હોય તે મહિના પછી મારી પાસે આવજો દોઢ મહિના પછી એવું અવેરનેસ આપી દઈશ પછી બીજું શું જોઈએ અવેરનેસ ની જરૂર હવે મેં જગત પીવું યાદ આવે જાગૃતિ જોઈએ તેની આવજો મારી પાસે જાગૃતિ આપી શું કરું બીજે ફરતી આવે ને ત્યારે તમે તો લીધું તમે લીધું છે દારૂ પાંચ લાખ નંબર રહો તો જ જાગૃત બેન કરતા બેન કે છે કટાએ રહી વ્યવહાર કરવો બરોબર છે તે સમજાવો ક્યાં છે વરસાદ બેન કોણ છે વર્ષાબેન હોય તો આજે ધણી જોડે કરીને કઢાઈ કરજે વ્યવહાર બરોબર છે ખબર પડી જશે આ ધણી જોડે કઢાઈ કરજે વ્યવહાર બરોબર છે એને ખબર પડશે એટલે પછી તને બીજા નિયમ થઈ જશે કઢાઈ રહી કરવો તે સારો આનો અનુભવ કરવો એટલે તને સમજ પડી ગઈ ને એટલે કજાય ના હોય ત્યારે જ સાચો વ્યવહાર કહેવાય કજાય રહી ત્યાં સુધી અસદ વ્યવહાર શું કહ્યું સદ વ્યવહાર નો આખો લાડો ઉછળાયા કરતો ઘણા કોળ ઊંઘ તો હારો જો હું ઊંઘી રહ્યો હોય તો હું પહોંચો જાગ્યો એટલે આ શું કરી નાખ્યું આ શું કર્યું એ શું સાંભળ્યું પ્યાલા ફૂટ્યા ને બીજી રૂમમાં શું સાંભળ્યું તારો આત્મા ફૂટ્યો હું ઘરમાં પ્યાલા રાત ફૂટે નહીં બધા એ હાથ માટે આવે છે એટલે ફૂટવા માટે આવે છે કોઈ કોઈ બે વચ્ચે ફૂટે કોઈ છ મહિના ફૂટે કોઈ બે દાડા ફૂટી જાય પણ ફૂટવા માટે લાયા છે બિચારા કે ભાઈ એ ફૂટે તો આપણે શું આમ આપણે જોઈ લેવાનું આ બે ડઝન હતા તેના અડધો ડઝન રહ્યા જેથી જયારે દોઢ ડઝન લાઈફ મૂકી દેવાના ઉઠ્યા ત્યારે પાણી નહીં કરવાની પાણી તો જમાઈ બની તારે પાણી કરવાનું બીજા કોઈનું પાણી પણ નહીં કરવાનું જમાઈ જમાઈ માટે બે કોઈને માટે બીજા કોઈ પારા બારા કોણ નહીં કરવાની હવે અમદાવાદ જે જ્યાં બિલબારી ગયો હતો ને ત્યારે જે જ્યાં લોકોને વાત કરતા હતા હું બેઠો તો લોકો કે છે સાડી ત્રણસો રૂપિયા પૂછે તારી કોઈક લઈ ગઈ છે પછી તે બધા ગયા પછી છે બુટની કોણ કરો છો તમે આપડે મોટો જમીનનો માલિક બુટની કોણ ભોન ના રહેવું જોઈએ તારી બુટ લઈ ગયો તે કઈ નાશ થઈ ગયો છે એ પેજ છે અગર એ વેચી ગયા છે બીજો પેજ છે પણ એમ કઈ જતો રહ્યું છે બુટની પણ કરો તમારા એની કોણ કોણ ના કરે કોણ તો જમે નહીં એટલે લઈ જાય એટલે આપણે જાણવું એ બીજા બી આવો શું અને કઈ નાશ થઈ ગયા નથી કોમ્પ્લેસ છે હા પાછા કરે છે ડોળે આપવાની ચીજ છે જાતે બંધાવે નહીં જાતે બંધાવશે આ લોકો જતી વખતે ત્યાં નાજે એકલા કીધું બધું વાંચે છે બેંકમાં રકમ બધી બચે છે જોડે મરી જાય ત્યારે બધી બેંક તમારી સાથે ખાટલીમાં બાંધી આપે છે એવી ખબર છે કે સાથે કોઈ બાંધી આપતું નથી તો પણ આમ કેમ થાય છે એ સમજવા માટે સમજાવું છું કે નથી પહોંચતો તેની જગા પહોંચે કરું છું અરે જોડે લઈ જાય એની પહોંચે કરે વળી આ જે જોડે લઈ જવા નથી તેની પહોંચે કરે શું ચાર નાળિયેર જે હોય છે ને એ પણ પેલો સમસામાં દાખલ થાય ને પેલા ફોડી નાખે એ પણ સાથે નથી આવતા ચાર નાળી રાખ્યા હોય ને એ પછી સમસારમાં દાખલ થાય એ પેલા ફોડી નાખે બહાર હા છોકરો નારી લેવા જાય છોકરો બાપ નો દીકરો બાપ મરી જાય એટલે છોકરો નારિયેળ મંગાવે ને તો વેપારી કહેવાય કે આ તો મારા ફાધર ગુજરી ગયા છે એટલે ચાર નારિયેળ આપો પણ જરા પેલા સંસ્થામાં પાણી પણ આપજો અને આખી જિંદગી હાય હોય હાય પાણી કરનારી છે કે છોકરાઓ એમનું નથી બેઠું સારું છે છોકરાઓ નિરાશ એમને સુવાડે છે સુતા સુતા જાય છે આખું શેર કેટલા કુલ શેર કરે સુતા સુતા ચાલે છે ખાંધે લે છોકરો હોય તો ખાંધે લે પાછો હા ખાંધે પાછા લે અને કે છું કોણ ચાલ્યું મારા ફાધર કોની નાનામી છે મારા ફાધરની નાનામી કેમ કહો છો ભાઈ આવું ના બોલશો મારા નામ ફાધર નામ વાળા છે એનું નામ ચંદુલાલ છે પણ આ તો નાનામી જ કહેવાય નામ અહીં લઈ લે પાછા અહીં વેપાર કરવા નામ આપ્યું હતું વ્યવહાર વાળાએ ત્યાં નામ પાછું જતી વાર લઈ લે તો લોકો નામ લઈ જાય તો આપણે રે નહીં પછી નામ પછી નામ કઈ રહી રાખીએ આ ગમછા મચ્છા બધા નામ પાડે નથી બધા લઈ જાય અહીં શું રે પછી એટલે નામ પાછું લઈ લેવાનું એટલે નાનામી કાઢવાની કઈ હવે કઈ પૂછવાનું છે કોનું રહી કઢાઈ રહી ચાલો પછી આ શું છે હિન્દીમાં હિન્દીમાં કિસકે પ્રશ્ન હૈ આપ કે આ શું નામ છે આપણા દાલમિયાજી દાલમિયાજી કહે હા બેનનું છે શેઠના છે શેઠનું શેઠના પૂછે છે પરમાત્મા જળ છે આ ચેતન બીજું પ્રશ્ન પૂછે જળ મેં શક્તિ જળ મેં છે ત્યાં ચેતન મેં બીજો પ્રશ્ન પૂછે છે મૂળ મૂળ પ્રવૃત્તિ જડ છે या चेतन बराबर. गीता में भगवान ने એમને ખુરશી પા- પા- પાછળ મૂકી બેસાડો શું કહે છે गीता में भगवान ने दो दो प्रकार की प्रकृति कही का वर्णन किया है एक कहा है कि ये दोनों मेरी ही प्रवृत्ति है जड़ भी और चेतन भी એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને ક- બે પ્રકારની પ્રકૃતિ કહી છે ને એમાં એવું કહ્યું છે કે આ જળની પણ મારી જ પ્રવૃત્તિ છે અને ચેતનની પણ મારી જ પ્રવૃત્તિ છે તો એ શું છે પરમાત્મા ચેતન છે અને જળ સ્વતંત્ર છે પરમાત્મા સ્વતંત્ર છે શું છે જળ પોતાના ગુણધર્મો સહિત છે પરમાત્મા પોતાના ગુણધર્મો સહિત છે બંને સ્વતંત્ર છે શક્તિ ચૈતન્યમાં શક્તિ છે અને જળમાં પણ શક્તિ છે ચૈતન્યમાં ચૈતન્ય શક્તિ છે અને જળમાં જળ શક્તિ છે આ જે દેખાય છે એ બધી જળ શક્તિ છે શું છે વાંકે દેખાય છે કોને અનુભવાય છે પાંચ અનુભવાય છે એ બધી જળ શક્તિઓમાં તેની શક્તિ નથી પછી કઈ પૂછ્યું છે ચોથું ભગવાન આત્મા ને કૃષ્ણ ભગવાન આત્મા અને અનાત્મા વિભાગ પડ્યો એમાં આત્મા એ હું છું અને બીજું છે તે બીજું છે વિરાજી છે જો જે ચેતન છે અવિનાશી હોય અને જળ આ જળ સહયોગો છે એ વિનાશી છે શું છે પછી પાંચમું જળ ચેતન ને પરસ્પર સહયોગ સિવાય અસ્તિત્વ નથી परस्पर संयोग सिवाय अस्तित्व नहीं है परस्पर संयोग सिवाय अस्तित्व है પણ પરસ્પર સહયોગ સિવાયનું જે અસ્તિત્વ તે અવિનાશી ભાવે છે કેવું છે અને પરસ્પર નો સહયોગ વિનાશી ભાવે છે કેવો છે આ સમજાય ને કેવા ભાવ એક મિનિટ આવો અથવા તો ડોકું તણાવો નહીં તો ચીડાવો આપે ચીડાવને તો ના પાડી ને ના પણ તો આવો તો આમ ડોકું તણાવો હા છઠ્ઠો ગીતાના તેરમા અધ્યાયમાં માં તેર તેરમા અધ્યાયમાં કહ્યું છે કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ क्षेत्र अपि च विद्धि सर्वक्षेत्रे अपि चेतन जीव सर्व जड़ जगत आप क्या कहना क्या चाहते हैं पूछना क्या चाहते हैं उसमें क्षेत्र नहीं आप प्रश्न आपका पूछिए। प्रश्न क्या है अरे प्रश्न तो वही है ना वहाँ लिखा हुआ है बोलो ना वो वो वो समझ क्षेत्रज्ञ अभिचमा विधि सर्व क्षेत्रज्ञ सर्व क्षेत्र चेतन जीव सब जड़ जगत શું કહેવા માંગે કશું જ ખબર નહીં પડતી हाँ गीता के तेरहवें अध्याय में लिखा है क्षेत्र अपि च विद्धि भारत तो यहाँ क्षेत्रेषु शब्द जो है क्षेत्र क्षेत्र जड़ भी क्षेत्र है और चेतन भी क्षेत्र है जैसे जीवात्मा शरीर में जो बैठा हुआ है वो भी क्षेत्र है और जो जड़ जगत है पंचभूतों से रचित है वो भी क्षेत्र है तो ये सारा ही क्षेत्र हुआ जड़ भी क्षेत्र है और चेतन भी क्षेत्र है અથવા યું કહીએ કે જડ ચેતન કે આ બધા ક્ષેત્રો જાણવા વાળો જે ક્ષેત્રજ્ઞ છે તે હું છું એવું હે અર્જુન તું જાણ એમ કહેવા માંગે છે આપણે પ્રશ્ન શું થયો શરીર જે છે શરીર રૂપી ક્ષેત્ર છે એની અંદર જે ક્ષેત્ર બેઠો છે એટલે હાથમાં બેઠો છે એને તું જાણ ભગવાન અર્જુન ને કે છે એ અર્જુન ક્ષેત્ર ને ક્ષેત્ર ને જાણતો હતો તારે કે તું આ ભૂલો પડ્યો છું માટે આ ક્ષેત્ર છે અને તું ક્ષેત્ર ને જાણ હું ક્ષેત્ર જ છું કે એટલે તું મને જાણ ઓળખ કે છે આ તું ક્ષેત્ર ને ક્ષેત્ર ના માનતો તારી જાત જો કે હું મારનારો છું આ મોટો મારનારો નીકળો ધંધા જવાની શક્તિ આ વર્લ્ડ માં કોઈ નથી રહી ધંધા જવાની શક્તિ નથી આખો દાડો મેં આમ કર્યું તેમ કર્યું સમજ ને ધંધા જવાની શક્તિ એટલે બને માવી નથી કૃષ્ણ ભગવાન નથી મરેલ નથી આ તો લોકો ઇગોઇઝમ કરે છે હું દંડા મોટો ભાગી ભાગો કેમ ભાઈ ભાગી ભાગો છો તો આ શક્તિ નથી તારે એ તો ભાગી ભાગે તો જ થાય ને તારમાં એમાં તારું શક્તિ છે નહીં. જય સચિદાનંદ. ચાલો हाँ, तो इसमें दूसरा। सर्व क्षेत्र हैं। हो गया अभी दूसरा बिल्कुल हाँ, वो क्लियर कहा हुआ सर्व क्षेत्रेषु भारत એમ કે છે કે પેલું જે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે આ આ એમાં કે સર્વ ક્ષેત્ર શું તો કે સર્વ ક્ષેત્ર એટલે જળ ક્ષેત્ર અને ચેતન ક્ષેત્ર એ બંને કહેવાય કે એક જ જળ ક્ષેત્ર અને ચેતન ક્ષેત્ર બે ક્ષેત્ર એ સમજે છે એટલે બંને ક્ષેત્રના જાણનારા છે પોતે જળ ક્ષેત્ર અને ચેતન ક્ષેત્ર બે ક્ષેત્ર છે ચેતન ક્ષેત્ર છે એ ક્ષેત્ર જ્ઞ છે ક્ષેત્ર જ્ઞ છે એટલે ચેતન નું ક્ષેત્ર જ નથી ક્ષેત્ર ચેતન ક્ષેત્ર છે જય એ ક્ષેત્ર ન છે અને ક્ષેત્ર ના સિવાય એ પોતે હોતા નથી કોઈ જગ્યાએ હોતા નથી ક્ષેત્રમાં હોય નહીં ક્ષેત્ર ને જાણે ક્ષેત્ર ને જાણે અને જુએ આપણે અમેરિકા હતા ત્યારે એ ત્યાં હતા એમ કે છે એટલે ક્ષેત્રને જાણે એ ક્ષેત્રજ્ઞ અને તે ક્ષેત્ર સ્વરૂપે ક્યારે થાય નહીં એનું નામ ક્ષેત્ર ક્ષેત્ર સ્વરૂપે થાય નહીં ક્ષેત્ર માત્ર વિનાશી છે અને ક્ષેત્ર અવિનાશી છે શું કહ્યું? क्षेत्र विनाशी है बात तो बराबर है क्षेत्र विनाशी છે એ बात बरोबर है ये बात तो बराबर है मगर सर्व क्षेत्रेषु जो कहा है इसमें मेन प्रश्न ये है कि सर्व क्षेत्रेषु का तात्पर्य जड़ और આ દાંતનો પ્રશ્ન શું છે दोनों ગીતા से- ગીતા શું કે છે જળ ને ચેતન દોનો આ શું કે છે દાંતનો પૂછી લો ને ઓકે દાંતનો પ્રશ્ન બોલો अलग समझने के लिए है रिलेटिविटी में है जड़ और चेतन दोनों प्रकार सातवां- की सातवां प्रश्न। दो हाँ, अभी सातवां ले रहे हैं अभी वो थे એ વાંચવા દે ને એને આપે વાંચે ये सातवां जरा जोर से कहिए आप। सातवा गीता कहती है कि जड़ और चेतन दोनों प्रकार की सत्ताएं मेरी अध्यक्षता में ही वर्तती है मया प्रकृति ही सूयते सचराचरम मयि सर्वमिदं प्रोतः सूत्रे मणिगणा इव मत्तः सर्वं प्रवर्तते मत् मत्परः किञ्चित् नान्यत् हाँ, तात्पर्य है कि मेरे से परे कुछ भी नहीं है आपको जो पूछता वो उत्तर कुछ और वही तो प्रश्न है कि मेरी दक्षता के अंतर्गत ही जड़ और चेतन दोनों वर्तती है तो उसका पूछना क्या क्या पूछना है क्या पूछना सारी पब्लिक बैठी है ना आप शॉर्ट में प्रश्न पूछिए वो माता जी को पूछेंगे सब में सब में परमात्मा कैसे रहा ऐसा पूछना है क्या केवल इतना ही प्रश्न है कि जड़ में परमात्मा है है कि नहीं बस એમનો પ્રશ્ન છે કે જળમાં પરમાત્મા છે કે નહીં मेन प्रश्न वो બેઠી બેઠી જળમાં પરમાત્મા છે કે નહીં એ મૂળ પ્રશ્ન છે એમનો मूल प्रश्न ये વિના- વિનાશીમાં પરમાત્મા નથી हाँ? વિનાશીમાં પરમાત્મા નથી જ્યાં જ્યાં તમે ત્યાં પરમાત્મા નથી વિનાશી કોઈ ચીજમાં પરમાત્મા નથી એની ગેરંટી આપું છું હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું જો ચીજ વિનાશી છે ઉસમે પરમાત્મા નહીં પરમાત્મા ક્યાં છે શું છે પરમાત્મા ચેતનમાં છે ને છે પરમાત્મા રહે માં પરમાત્મા હોતા નથી પરમાત્મા જન્મ કેટલા હોય છે એ તમને કહું કે આ મારું છે આ મારું છે બોલે છે ભ્રાંતિ વાળો માણસ જે સાચો માણસ તો સમજણ વાળો તો બોલે છે નહીં જેને ભ્રાંતિ ગતિ કરી હોય જ્ઞાની પુરુષ અને મારું છે એવું બોલે પણ મારા પણ ન હોય મારું છે બોલે ખરા પણ મારા પણ હોય નહીં ખબર નહીં અને જે મારું છે બોલે મારા પણ છે એટલું ચેતન એમાં છે શું છે એટલા પૂરતું એટલે મારે તમને પૂછી ના નાશ કરવું જોઈએ તમને દુઃખ થાય